આ તો ભ્રમ છે ભૂલનાય ના હોય ભ્રમ શું છે એનો સત્ય જાણા નહીં એના ઓળખવાનું છે અને આપણું નાનકમાં એક થઈ ગયા છે જ્ઞાનથી એ જ્ઞાની પુરુષ સીધા પાડી દે પાપ ધોઈને અનંત અવતારના ભેગા થયેલા પાપના પરમાણુ થયા કરે ત્યારે તો નહીં એ પોતે ભણવું એને યાદ રહે ને સ્મૃતિ કેમ રહે નિરંતર લક્ષ રહે કેવું નિરંતર તમે નિરંતર લક્ષ હજુ તો બહુ પરિચય નહીં થાય બહુ પરિચય કે છતાં કન્વર્ટ છે એ જ્ઞાની પુરુષ હોય તો જ અજ્ઞાન થશે કે જ્ઞાની પુરુષ હોતા નથી આ બધા જે જ્ઞાની કેવડાવતા હોય ને એ બધા કલ્ફડ મોતી છે શું છે કલ્ફડ મોતી એની એના તો પહેરવાના તો કોમમાં ના લાગે પણ દવા એ ના થાય કેવું દવા કરી મારે જાય મોતી ભસમ કરી ગતિ છે મારે જ્ઞાની પણ કોઈ હોતા નથી પોખરો હોય ત્યારે અજ્ઞાન થાય નહીં તો સુધી શું કહ્યું હતું વેદાંતિયાને એમ કહ્યું તમે મળી વિક્ષેપ કાર્ય કરો અને જૈનોને એમ કહ્યું કમરાટ દ્વેષ કર્યા કરો અજ્ઞાન દેવનું પામન છે કેવું છે આ લોકોને મળ વિક્ષેપને જ્ઞાન કર્યું પેલા લોકોને રાગ દ્વેષ અજ્ઞાન બંને બાબતમાં કોમન છે બંનેનામાં એના બે શબ્દો ડિફરન્સ છે એ આધારે છે તારે વિચાર છે આપણું સિદ્ધ કરશું તેમાં ડફો જે કરું છું કે જ્ઞાન પુરુષ હોય તારા ફોન પાડે જાડે ફોલ છે તમને રે એટલે આ કારણ કે શેના આધારે થાય છે પોતાનું ધાર્યું તે ગણો છે આ જે નેચર સંચાલન છે ને તે બે વિભાગ પડી જાય છે તે ગયા અંતરમાં જે હારા ભાવ થયેલા હોય ને કોકને કોઈને સુખ આપ્યા હોય એવું બધા આખો કોઈ ખુશીને સુખદાયી વગેરે હોય કોઈને હેરાન ના કર્યા હોય એ ભાવ જે એને પુણ્ય ભાવ કહેવામાં આવે છે શું પુણ્ય ભાવ એ એનું ફળ આવે ને ઈચ્છા પ્રમાણે બધું થયા કરે મારું ધારેલું થાય છે ધારેલું થાય છે શું થાય ધારેલું એટલે પછી એનો કેસ વધતો જાય અને જયારે પછી પેલી લિંક આવી અને ચોગત ના સહયોગ બાજે નહીં એટલે પછી કે છે આ બેગણ શું છે મારા ગ્રહ બદલાયા કે ગ્રહ બદલાયા સુધા બદલાય તું બદલાય શું ગ્રહો લઈને જગ્યા ઉપર કે એમને જ કરતા મળી હવે તમે નતા બદલાતા ગ્રહ બદલાયા પણ શું કે મારા સંજોગો સારા નથી પેલા સંજોગો ના અધીન હતો તો એમ કહી દે કે પેલા સંજોગો ના અધીન બધું કરી શકે એમ કે હવે મને ખબર પડે કે સંજોગો ના અધીન જ કરી દઉં પાછળ રહેતો નથી કે સારું થયું થાય સંજોગો ના અધીન સમજ ને અને ખોટું થાય તે એ રેગ્યુલેટર આધારે થયા કરે છે કેવું દરેક જીન અહીં રેગ્યુલેટર હોય છે તે રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ આધારે તંત્ર સંચાલન થયું છે જોતો ખરો પછી પછી કે છે ભગવાન રૂઠ્યા છે નહીં તો પછી મારે ભાગ્યા બિલકુલ ખરાબ છે કે ઓફિસ નું પાર્ટનર છે તો નલાયક માય લોકો નલાયક તારી નલાયકી ખોવાય ઉત્તમ અવરમ પાપમાં પાપ વધે છે આ મનુષ્ય શું કરે છે પાપ પાપ બંધ છે પણ પાપ કારણ કે અવરા નવરા વિચાર કોઈને આરોપ કરવાનો પોતે ડાયો પોતાની કોઈ ભૂલ શોધ દેખાય નહીં વાત તમને વ્યાજી લાગે છે ને પોતાની જાતને તો શ્રી માની બેઠો હોય ચક્કર હોય મોટા મેજિસ્ટ્રેટ અને ઘેર સ્વીકારતા હાથ સજા કરે એ વ્યાજબી છે સજા કરે ખોટું નહીં કરતા પણ મારું કામ થાય જાતને માની બેઠો કાઢી નાખી રોગ બધો આ તંત્ર સત્તાલન તને મેજિસ્ટ્રેટ બનાવ્યો છે તો આપણે તંત્ર સંચાલન ઉપકાર માનવો અને ઉતારી પાડે ડિસ્મિસ કરે તો ઉપકાર માનવો આપણે ખબર ને આપણું ફળ આપે છે શું કરે ઉપરી નથી કોઈ તમારામાં આડખીલી નથી કોઈ માણસની તમારામાં હિત પણ નથી જો એક જીવને બીજી જીવ હિત આપી શકે તો આ વર્લ્ડ ખોટું છે એમ કહી શકાય સિદ્ધાંત તૂટી જાય છે શું થાય એક જીવને બીજો જીવ હિત પણ આપી શકે બીજો શક્તિ કોઈ ધરાવતો હોય તો આખો વર્લ્ડનો સિદ્ધાંત બધા ફ્રેક્ચર થઈ જાય કોઈ જીવને કોઈ જીવ કશું કરી શકે જ નહીં એવું સ્વતંત્ર જગત કોઈ ઉપરી નહીં બિલકુલ ઉપરી હોત તો મોક્ષ કોઈનો ના થાય શું કહ્યું હા ઉપરી ઉપરી તો ઉપરી જ રહેવાનું કેવું ઉપરી છે નહીં અંડર પણ કોઈ નથી આ ઉપરી દેખાય છે તમારી ભૂલોને લઈને ઉપરી પણ તમને ભેગા થાય છે ઉપરી કેવું એક આરોપી ભાવ એ બ્લન્ડર કહેવાય એ બ્લન્ડર ગયા હતા પછી ભૂલો રહે પણ તે બ્લન્ડર ગયા પછી આપણું ઉપરી ભાવ બધું તૂટી જાય આપણી સ્વતંત્ર થઈએ છીએ આપણે તમને એમ લાગે ને આપણે સ્વતંત્ર થાય એવું લાગે ના લાગે સ્વતંત્ર થાય એવું ભાન થાય દાદા એકલા ઉપરી છે દાદા બાગ જેવા છે વળે નહીં કોઈ જ્ઞાની પુરુષો બાબા જેવા હોય એ નિર્દોષ હોય બાબા જોડે વાતચીત કરે એમની પછી એવું હોય ને કારણ કે ઇગોઇઝમ ત્યાં બિલકુલ ખલાસ થઈ ગયેલો હોય કેવું ઇગોઇઝમ ખલાસ થઈ ગયો સ્થૂળ સૂક્ષ્મ ને કારણ તેને ખલાસ થઈ ગયેલા હોય કેવું ત્યારે જ્ઞાની પુરુષ કહેવાય ત્યાં ત્યાં વહેલી બધી અજાયબી જોઈ શકે એના દર્શનમાં આવે કેમ દર્શનમાં આવે ત્યાં વહેલે કેવી રીતે ત્યાં પછી જવું નિરપેક્ષ વાક્યો નિરપેક્ષ સાપેક્ષ વગરના વાક્યો બોલી શકે તો ને નિરપેક્ષ વાત સમજાવવા માટે સાપેક્ષિત વાક્યો બોલે છે કેવું પણ તે ક્યારે બોલી શકાય બીજા કોઈનું કામ બંધાય શબ્દ શબ્દ બંધાય મારું બોલેલું માણસ નકલ કરે તો બંધાય નકલ કરવા જેવી ચીજ ના અસલ જોશે અસલ કોપી રહેશે કે અસલ એટલે આપણી પોતાની ભૂલોથી દરેક જીવ માત્ર પણ થયેલો છે જે જીવ દુઃખ લે છે એ નિમિત્ત છે હું શું છે નિમિત્ત કારણ કે મારું પણ ગધું કેમ કાપ્યું એટલે પેલા કાપનારા કાપનારાને દ્રષ્ટિબિંદુ આવીને જોયું હોય three hundred and sixty degree સંજે દ્રષ્ટિબિંદુ છે ને એમાં એને આ દ્રષ્ટિ આવી જોયું હોય કે આમ ગજમાં કાપવામાં શું છે એવું એને દ્રષ્ટિ આવી તે દ્રષ્ટિબિંદુ ને પોતાનું હિતકારી માને હંમેશા જેવું દ્રષ્ટિ દેખાય એવું હિતકારી એવું કરે તો ત્યારે એને શું નક્કી કર્યું બસ હવે આ વેપાર બીજો કઈ કરવાનો છે આ વેપાર હવે એને વેપાર મળે તો એને ઘરાક તો હોય તંત્ર નું સંચાલન કેવું છે કે એને ઘરાક ભેગા કરી આપે ઘરાક ભેગા કરે તો કાયદેસર ના નહીં ગેરકાયદેસર ના હોય એનો હિસાબ આવી ગયો હોય તારે તાપી દાસ ને ભેગો કરી આપે અને તાપી દાસ ભેગો ક્યારે કરે પછી ચાર હજાર ને એક ગજમ હોય એટલે પાંચ હજાર ભેગો ના કરી આપે હિસાબ હિસાબ હોય કે કમત્ર એક હોય ચાર જણા એક આ કસમ હોય તેના તેના શું એટલે ભોગવે તેની ભૂલ શું કહે છે આપણે ભોગવે તેની ભૂલ તમે મને દેખાડવા આવો જો કાપી તમારું ના તો દેખાડશું મૂળખ બનશો લોકો આટલા આપશે ભોગવે તારે એની ભૂલ પકડાય જે બજાર પકડાય છે ત્યારે એની ભૂલ મેં આજે પકડાઈ ગયા શું થયું તમારી ભૂલ કરેલી તે આજ તમે પકડ્યા છો તમારી જોડે આ હું બેઠા તારા બે ના ત્રણ બંને તમને ક્યાંથી પાર ખાધો અને ગજમ હું હતો આ ગજમ ચાર દરેક હતો એ ગજમ નથી ફરી કર્યું પકડે લોકો અંધારામ કરીએ છીએ કોઈ બાપર પકડે ફરી અજવાળામ પકડે છે અંધારામ પકડાય છે અજવાળામાં ભોગવે એની ભૂલ ભોગવાયેલી ભૂલ પણ આખી રૂમ ભરેલું હોય પેલા અંધારાની પેલા ભાઈ બેસે એવો ચારિત્ર ઉછીરવાનું પુરુષ તો આમ સાપ ઉપરા થઈ જાય પણ અરે નહીં એને અડે તો સાપ ભરી જાય આટલું બધું સિંહ નો બધા છે એમનો પ્રતાપ અમે મચ્છરોની બહાર બધે છે બધો થઈ કેમ કાનૂન કોઈ જીવને કિંચિત માત્ર મન કોઈ પણ ભાવે પાંચ ઇન્દ્રિય ભાવે કે અહંકાર ભાવે કે કશાય ભાવે અંતસ્કંઠી પણ કિંચિત ખરાબ ભાવ થયો જે માત્ર નહીં મારવાનો ભાવ નિરંતર રહ્યા કરતો દુઃખ નહીં ભાવ મારવાનો નહીં પણ એને દુઃખ નું થાય એવા ભાવથી નિરંતર છતાં શિવ શિવ વ્રત ઉભું થાય અને શિવ શંકા નો પણ થયા ને તમારે માલિક શું વર્ગના ભાન નથી નાનપણામાં તમે ગમે તે રિસ્પોન્સિબલ હો ને આવતો નથી તમારો કોઈ છે નહીં ઉપરીને જેની ગેમની લેટ છે કોઈને જોઈ તો લખ્યાલું હિન્દુસ્તાનના લોકો માટે હો બીજા લોકો માટે એના લોકો જે ખુલી ખુલ્લી ડેવે થયેલા છે આટલું બહુ માટે જેની તૈયારીઓ ચાલી રહી છે ગંધ લાગી રહ્યા છે એ ફક્ત જ્ઞાની પૂરી મળવો જોઈએ તમને ઉપાદાન આપણને આપે થઈ ગયું એ જ્ઞેય પછી પાછું રોજ ના હોય દૂર પણ તે ભગવાને કહ્યું કશું ના કરવું નહીં નવું નહીં કરતો એનો પાર નહીં આવે એના કરતા ના છે જ્ઞાની પુરુષ મળશે જ્ઞાની પુરુષ વગર કોઈ બધામાં નામ ના દઈશ ભગવાન પણ અને પાર ન લઈ શકે ભગવાનના એવો અંગત નથી કે તમને માં બેસાડી શકે શું ભગવાન જ્ઞાની ને નિમિત્ત બનાવે કેવું જ્ઞાનીને નિમિત્ત બનાવે હા બે છે ને ભગવાન કે અમે તમને અમે જ્ઞાની ને વશ રહીએ છીએ શું કે જ્ઞાની નો વશ એનો અર્થ છો કે જ્ઞાની છે એ પ્રમાણે ભગવાન કરે ભગવાન કે એ પ્રમાણે નહીં જ્ઞાની છે તેથી તો શાસ્ત્ર માં કહ્યું ભગવાને કે અમે જ્ઞાની ને પુરુષ ને જ વશ થઈએ બીજા કોઈને વશ કરતા વશ થતા ભગતો ગાતા હોય તમને ભગવાન વશ થાય છે ના બા કોઈ નહીં વગર તો ચક્રમ ભાઈ ગાંડા ભાઈ ગાડા ભાઈ જ્યાંથી કશું શાક લે શાક નું શાક નું રહી જાય બધું ઘેર લોહી મૂકી દે ખામી જાય પણ એ ભગવાન ભક્તોમાં એક ગુણ હોય છે તેના કરતા એ એકાગ્ર થતા જાય છે ભગવાન ભગવાન ભગવાન ભગવાન વાળું ગયેલું સમજે નહીં ક્યાં સમજે એનો જે ભાવ છે ને તે વધતો વધતો એકદમ સત્ય ભાવને પામે ત્યારે એને જ્ઞાની પુરુષ મળી આવે અને ખોટું નથી પણ તમે કે પૂરી સ્ત્રી ચાલ્યા કરે છે એમાં તે શું જ્ઞાની પુરુષ મળ્યા પછી હું એવું ગા શું કે છે હું કરે એવું દેખાય તમને હું છું એવું નહીં દેખાતું બધે ગાય બધા હું છું દેખાતું નથી પછી કુહી કુહી કુહી આ કુહી કુહી કેમ નીકળ્યા ગુરુ જુદા તમ હજી જેમ જુદાઈ તમ આ માયા સાથે જુદા માયા માયા ગઈ જુદાઈ ગઈ તારું ને મારું એ થઈ ગયું પછી જગતમાં રહેલ કેમ આગળ જુદાઈ આપણે વસ્ત્ર થઈ ગયા ના બસ પછી આવે કારણે હજાર છે આવું અમે ભૂલવું છે અને ભલે કોઈ જોડાવા વાંચ્યું પણ નહીં હોય અપૂર્વ વાત છે પૂર્વે ક્યારે પણ અનુભવે નહીં વાંચે નહીં જાણે નહીં એવી અક્રમ વાત છે ક્રમિક એટલે કે શું સ્ટેપ બાય સ્ટેપ એ તો બધા રસ્તામાં લોકો જાય છે ને ઓફી ઓફી મરી જાય બાજુની વાડીમાં હતા ઝાડ એમની બાજુમાં વાડી બી ઝાડ હતા કેલા કેળા સુરત ના ના ના પ્રકૃતિ નો સ્વભાવ પણ લજામણી હા આપણે કહીએ ઘરમાં કોઈ છોકરા થઈ તારા જેટલું ઘટાડી ગયો છું એવું બોલે પ્રકૃતિ લગામણી થઈ લગાઈ જાય ખાતર કેવું પડે તો કઈ પરીક્ષા આપણે કેવું કે ખરેખર લગાવે નથી વાત ખરેખર લગાવે કંટાળી ગયો નથી ખરેખર એવું કેવું પડે હું થાકી ગયો છું એવું ના બોલાય પ્રકૃતિ લજામણ છે કેવી હા સતત લજાઈ જાય એ છે કે મારું નામ તમે કેમ દીધું છે એટલે આપણે થાકી ગયા હતા કે ના નથી લાગે કઈ થાક નથી લાગે હા બરાબર કામ પછી ના આવે ને કે અધીરો થઈ ગયો છો એટલે જવાબ જોડે આવે નહીં આયા પછી દર્દની શરૂઆત થઈ નહીં જયારે જે જે વખતે જે જરૂરિયાત ઉભી થશે તે વખતે તે હાજર થશે જે જે વખતે જે જરૂરિયાત ઉભી થશે તે વખતે હાજર થાય કે નોંધોમાં ધર્મતા કેમ જવાબ નહીં કે માને બધું કરાય લાગી જાય ને કઈ તેના ડાલવાનું ડાલતા ડાલતા શું લાગી જાય એટલે જરૂરિયાત નથી પછી જયારે જરૂરિયાત અસર આવે દસ તે પેલા ચાર આવે છે પછી ડાળે બાળે બધું આવે સંગીત છે અને આ લોક છે તે મારા વગર ચાલે એમ કે છે ગુના ઓછું થાય છે અંધાર થઈ જાય બાબા સુધી તમારે રક્ષા કરવી પડતી નથી દોઢ પણ મોકલ્યા છે પણ મોકલ્યા દોઢ એ બધું લાગે ઉપરવાળા ભગવાન શું કરવું પૂછ્યું કે ચાલે કેટલાક ને મોકલે પણ બધાને આપે છે છે પાર વગેરે નહીં જીવાત જ છે ઉપરવાળાનું જો માથા પણ કરવું પડ્યું હોત ને તો ઉપરવાળા જ મરી જાત આ બધું આ બધું મિકેનિકલ ગોઠવાઈ ગયેલું છે કેવું છે બધું કરવું ના પડે મિકેનિક બધું થઈ ગયું મિકેનિકલી ચાલ્યા કરે અને આ જગતના લોકો જે આત્મા ખબર છે એ આત્મા માને છે ને કે મિકેનિકલ આત્મા માને છે આત્મા મિકેનિકલ આત્મા આ શરીરમાં બે આત્માઓ છે એ ભ્રાંતિવાળા આત્મા ખબર છે ને કે મિકેનિકલ આત્માને આત્મા માને છે તને માને છે મિકેનિકલ મિકેનિકલ જે આત્મા છે ને તેને આપવામાં છે અને જ્ઞાની પુરુષ હોય એ એટલા જ જાણતા હોય કે બધી ચીજ હામી આવે તમારો તમારો એટલી બધી ગજબની શક્તિઓ છે કે બધી ચીજ હામી આવે હું ગમો આવે આપણે બધી બંધ થઈ ગઈ ચિંતા આક્રમણ નિજામણ બધી બંધ થઈ ગયું એ નવું એવું તો આક્રમણ મજામાં ચિંતા વિચાર રહી શકે ને નામ સમાજ પછી લીધી ગયું સમાજ લોકો કરે છે ભાઈ પાંચ રૂપિયા હાફ છે ટેમ્પરરી અવસ્થાઓ તો શું કે છે આ તો હું તમારો છે કે છે નહીં આ આ આ કેવાય શું કેવાય હિન્દુસ્તાનમાં હઠયોગ કરવાનો બાકી નહીં રાખ્યું લોકો હઠયોગ કરે છે ના એ સમાધિ ગુણા કરે અહીં અહીં આગળ અહીં જોતા ત્યાં દુખાય આવે છે પાછું બધા ભમર ભમર દુખી જાય અને સમાધિ આવું સમાધિ સ્થિર છે સ્વરૂપ ની પ્રાપ્તિ જ્ઞાની પુરુષ ભેગા થાય ત્યાંથી સમાધિ સુખ વર્તે કેવું સ્વરૂપ ની પ્રાપ્તિ જ્ઞાની પુરુષ સમાધિ કોને કહેવાય આદિ યાદી ઉપાધિ હોય છતાં અંદર સમાધિ રહે ને તે સાચું આદિ યાદી ઉપાધિ હોય તો સંસાર છે એટલે હોય આદિ કોને કહેવાય હોતો છે ને આદિ બહારથી આવે તે તકલીફ ના બહારથી આવે ઉપાધિ કહેવાય અંદર આધી આધી આવી ને એટલે પછી એ ઉપાધિ કહેવાય હવે શબ્દ અંધે છે ને એવું છે કે આધી વ્યાધિ ઉપાધિ ઉપાધિ બહારથી આવે કે ઉપાધિ તરસ લાગે લાઈ બરતી હોય માથું દુખતું હોય પગ ફાટતા હોય પેટ દુખતું હોય તો બધી વ્યાધિ કહેવાય કેવું વ્યાધિ ભૂખ તરસ બધું બધી વ્યાધિ કહેવાય શારીરિક દુઃખને ને અને કેવળ આ શરીરને કંઈ પણ ના થતું હોય ખાવા અને બાકી બાજી ના આવી પલંગ માં સુઈ ગયા હોય અને પછી કેવળ મનનું જ ચાલુ થઈ ગયું મનનું કેવળ એકલા જ મનનું દુઃખ અથવા આપણી મનની સંજોગી થાય ને એને શું કહેવાય મનની અશાંતિ ઉભી થઈ એના મન સિવાય બેસને પછી ગુરુ એ ઉપાધિ થઈ એને વ્યાધિ કહેવાય અને બહારથી એટલે આવે ને કે સુરેન્દ્રભાઈ અહીં છે એટલે તમને એમ લાગે આ પાછી બની ગઈ જાય એટલે આ બધી વ્યાધિ ઉપાધિ ઉપાધિ બહારથી આવે પરિસર ના ભૂખ ના દુઃખ વ્યાધિ ના દુઃખ માનસિક દુઃખ એ બધા પરિસર કહેવાય અને ઉપસર્ગ બહાર થી આવે ઉત્સર્ગ કહેવાય વસ્તુ જે આવે ને તે તમે કહો છો ને પેલું બાકી એકદમ તેને ઊંધી કહેવાય ઊંધી કહીએ એ તો હું હવે આવશે ઓગણીસ વચન આવે છે ને હવે મધ્ય ચડવા મળશે બધું આ મધી જ <laughs> <laughs> એક નદી છે વિના જે વસન પડે ને તે આખી હિન્દુ ગુપ્ત હોય છે ને છ મહિના જેમ જેમ ગાલ્યો થઈ ગયો આખી હિન્દી ગુપ્ત હું હતો ને હવે અત્યારે શું કેરી થઈ ગયો છે આખી જિંદગી તો મુક્ત હતો ના તારું જેલ તારે સૌભાગ્યવાન તેનું સુખ લાગશે પછી રાડે તારે અંડા પણ દુઃખ ઉપાડશે હું તો રાડેલી છે ગયા તારે રાડી હતી પછી સૌભાગ્યવાન થઈ ગયું ને રાડ્યા ને સૌભાગ્યવાન આ દસ વર્ષ અને અવસ્થા બદલાય છે આત્મા તેને તે શરૂ કરે છે કેવું આત્માનું કોઈ ફેરફાર થતો નથી ભૂલી જાય છે પંધારે ઝઘડા થયા ભૂલી જાય છે અને આ સિનેમામાં ફરવા આપણે જાણીએ છીએ દાદા બેદર નિકાલ ઘર ના શક્તિ એટલે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ઉભા થાય ત્યારે ઉદય થાય સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ઘડિયાળ ઘડિયાળ ચાર વાગે કેટલાના ઘડિયાળમાં ચાર વાગે મુંબઈના મોટા ઘડિયાળમાં ચાર વાગે અહીં સૂર્યનારાયણ આવે એવું બને નહીં શું કહે એમને ઉતાવળ હોય અહીં હવાય નહીં નહીં ઉદય ક્યારે થાય એમનો સૂર્યોદય અહીં ઘડિયાળમાં બધા ઘડિયાળમાં મળતું આવે કેવું એટલે ઉદય કર્મ છે તે એ સર્જક શક્તિ છે સર્જક શક્તિના અધીન છે શું ઉદય કરવું શક્તિ ને આધીન સંજોગ શક્તિ એને ચાર કહે છે આપણે એને ચાર કહીએ એને પુરુષાર્થ નથી કહેતા પુરુષાર્થ ભાવ જેને ભાન થયું આપણે સ્વભાવને જાણ્યો ગુણોથી એ પુરુષાર્થ ને અને એમાં રહે પુરુષાર્થ કઈ રીતે આમ લક્ષણ ભાવ બધું આપણે અમદાવી દીધું કેવું ઉમેરા આપણે સ્વભાવ ભાવ કેવો આપડે સ્વભાવ ભાવ ભાવા ભાવ એ કર્મ કહેવાય છે પાછું કોઈ ભાવ નહીં એમાં જ્ઞાતા સ્વભાવ ભાવ ચિંતા આ બધા સ્વભાવ ભાવ રહે છે આનંદની રહ્યા કરે છે બધું પડે ગયા આનંદ એ સાચતા નથી તે વખતે એ રહ્યા કોટન મોજાની પેકેટ ગયા આપણે કયા લક્ષણ થી ચાખે છે વગર જવાય ચાખે છે કયા લક્ષણ થી પુરુષાર્થ લક્ષણ થી કહેવાય કે ઉદય લક્ષણ થી નહીં પુરુષાર્થ તો ચાલુ જ છે પણ પરાક્રમ ની દ્રષ્ટિથી ચાખે છે યથાર્થ પુરુષાર્થ નથી તો પછી પરાક્રમ નથી ઉભું થતું એટલે એનો અર્થ યથાર્થ પુરુષાર્થ નથી એ વાત તો નહીં પુરુષાર્થ છે ને પુરુષાર્થ બધા છે આપણા માથામાં પુરુષાર્થ નો જ છે પણ આપણે પરાક્રમ ભાવ માને છે પરાક્રમ ભાવ માને કે જે છે ભોગવવાનો ભાવ એને મારે પરાક્રમ તો કરવું પડે ને કેવું એમાં કોઈ નિયમ જ નથી કોઈક વખત સમયમાં બેઠા હોઈએ એ વખતે બિલકુલ એકાકાર ન થાય અને રસ્તામાં એવું જબરજસ્ત એકાકાર થઈ જાય કે આનંદ આનંદ થઈ જાય ખાસ કરવા બેઠા પરાક્રમ ભાગ બહુ જુદો રાખો પરાક્રમ બહુ જુદો બહુ જુદો છે પરાક્રમ ભાગ જુદો છે પરાક્રમ પોતાને કશું કરવાનું નથી પોતાનો ભાવ પરાક્રમ ઉત્પન્ન થાય છે એટલે પેલી કેટલા બચ્ચું તે પણ નથી ભાવ પરાક્રમ ભાવ પરાક્રમ એટલે જ્ઞાતા દત્તાના ભાવ ને પણ ભાવ પરાક્રમ એ ભાવ પરાક્રમ એટલે શું કે મારા પરાક્રમ ભાવ આવું છે શું એવું ભાવ હતો નથી એમને એમને એવું હતો નથી સમજે ને પરાક્રમ ભાવ એટલે મૂળ જે હોય ને તેનાથી આ પરાક્રમ જે લખ્યો છે ને પરાક્રમ એ પરાક્રમ ભાવ જુદી વસ્તુ છે એલર્ટનેસ શું કહ્યું એલર્ટનેસ એલર્ટનેસ મારે એલર્ટનેસમાં જ રહેવું છે એવું નક્કી હોય જેને પરાક્રમ ભાવનો તેને તેની વ્યવસ્થા કરી આપે કોણ કરી આપે અને જેને એ સુધરી રહેશે રહેશે પરાક્રમ ભાવ એટલે